જીવન ઘાંચીના બળદ જેવા અનંત અવતાર ઘાંચીના બળદની જેમ મજૂરી કરી ફળમાં મળ્યું શું તો કે ખોળનું એક ઢેફું તેમ ભાઈ આખો દાડો ઘાંચીના બળદની પેઠે મહેનત કરીને મરી જાય ત્યારે રાત્રે હાંડવાનું ઢેફું મળે બહુ બધા દુઃખો ભોગવ્યા છે પાર વગરના માર ખાધા છે આ તો કલ્પિત દુઃખોને પાછા આમંત્રણ માટે પત્રિકા મોકલે લગ્નમાં માસીના મામાજીના દીકરાને બોલાવે જરૂર હોય એને કંકોત્રી મોકલને પણ આ તો બધાને આમંત્રણ આપે તે પછી બધા આવે આ દુઃખને એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું અને સુખને એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું પણ જેને કંકોત્રી મોકલે તે આવે પછી કહે કે દુઃખ કેમ આવ્યું આ ગામડાના બૈરા ભેગા થાય ને પછી સુખ દુઃખની વાતો કરે બાયડી કે કે મારે તો મારા એમને એક દાડો ટેડકાવવા છે અને પુરુષો ભેગા થઈને વાતો કરે કે મૂઈને બે ધોલ દેવી છે તે પછી જો પેલી ટેડકાવે અને પેલા એને બે ધોલ મારે એવો આ સંસાર છે આ સંસારમાં જરૂરની વસ્તુ કેટલી બે ટાઈમ ખાવા મળે ને નાહવાનું પાણી મળે તો ઠીક પણ પીવાનું પાણી તો જોઈએ આવડા નાના વાળ હોય તો ખોડો થાય કશો આ તો વાળ વધારે ને પછી ખોડો થાય આ તો જરૂર વગરના દુઃખો નોતરે છે સંસાર એ તો નર્યો દુઃખનો ભંડાર છે તેમાં બોલાય નહીં કહેવાય નહીં ને સહેવાય નહીં ને ગળ્યા કરવાનું આ બળદિયાને તો આખી જિંદગી મહેનત કરવાની અને પછી ઘેડો થાય ત્યારે કપાઈ મરવાનું એમને રિટાયર થવાનું છે કંઈ છે જરાય એમને ટેન્શનમાંથી નીકળવાનું આ તો પોતાને દુઃખ છે એના કરતાં જાનવરોને પાર વગરના દુઃખ છે આ જનાવરો કરતાં તો આપણને દુઃખ ઓછા છે ને એમ વિચારવાનું આ તો મોઢે એક ફોડકી થઈ હોય તો દુઃખ થઈ જાય